સર્વિસ થોડી છોડીને થઈ ગયેલા બધા તે પચીસ થી ત્રીસ વર્ષ સુધીના બધા અને અત્યારે શું કામ કરે છે જાણો છો દરેક દરરોજ છે ચાર ગામો ફરજ છે લોકો સેવા માટે